પહેલી જેવી વસ્તુ છે એવું કશું બધું જ નથી આ તો ભ્રાંતિથી બુદ્ધિથી એવું લગાય છે કે આ પહેલું ના બીજું આ ચંદ્રમાં ચોથ ને પાંચ એમનો હોય છે કે હોય છે એમ છે હોય કે મોટો થાય ખરો ચંદ્રમા મોટો થાય કેવા સુધી મોટો થાય રાઉન્ડ થાય કેટલા વખત માં થાય